શ્લોક નંબર થર્ટી ફાઈવ અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારીણામ અને ગુરુનું અપમાન ન કરવું ચાલુ નથી બસ અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું ગુરુજનોનું અપમાન ન કરવું દેવલમુનિએ ગુરુજનો ગણાવ્યા છે જેમ કે આચાર્યશ્ચ પિતા જ્યેષ્ઠો ભ્રાતા ચૈવ મહીપતિ માતુલ શ્વશુરસ્ત્રાતા માતામહ પિતામહો વર્ણશ્રેષ્ઠ પિતૃવ્યશ્ચ પુંસ્યેત પુંસ્યેતે ગુરુવો મતા આચાર્ય પિતા મોટો ભાઈ રાજા મામો સસરો પોતાના રક્ષક માતામહ પિતામહ ઉચ્ચ વર્ણનો મનુષ્ય અને કાકો આટલાને ગુરુજન કહ્યા છે સદ્ગુણ સંપન્ન મોટા પુરુષો અર્થાત પ્રખ્યાત ગુણવાળા અતિશય શ્રેષ્ઠ મહાપુરુષોનું અપમાન ન કરવું તે શ્રી ઋષભદેવ ભગવાને મહાપુરુષોને કહ્યા છે જેમ કે મહત સેવામ દ્વારમ માહુ વિમુક્તે હે તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ મહાંતસ્તે સમચિત્ત પ્રશાંતા વિમન્યવ સુહૃદ સાધવો યે શાસ્ત્રોમાં મહાપુરુષોની સેવાને મોક્ષનું દ્વાર કહ્યું છે અને સ્ત્રી સંગી કામીઓના સંગને નરકનું દ્વાર બતાવ્યું છે મહાપુરુષ તે છે કે જે સમાન ચિત્ત પરમ શાંતિ ક્રોધ રહિત સર્વના હિત ચિંતક અને સદાચાર સંપન્ન હોય છે અને ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાને ગણાવેલા દયાળુ નિર્વેર આદિક લક્ષણવાળાને પણ મહાપુરુષ સાધુ પુરુષ જાણવા લોકને વિશે જે પ્રતિષ્ઠિત હોય તેનું અપમાન ન કરવું રાજા રાજકીય અધિકારી જાતિ કુળ અને આચાર આદિની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ કે પ્રખ્યાત હોય ભલે ઊંચી જાતિ ન હોય પણ જે સદ્ગુણોથી તથા પુષ્કળ સંપત્તિ આદિને લીધે લબ્ધ પ્રતિષ્ઠિત હોય તેને લોકોને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય કહેવાય છે વેદ સત્શાસ્ત્ર અને પુરાણોને ભણેલા વિદ્વાનનું અપમાન ન કરવું તથા શસ્ત્રધારી મનુષ્યનું પણ અપમાન માનભંગ ન કરવું તેનાથી પોતાના સર્વસ્વનો નાશ થઈ શકે છે હંમેશા તેમનું બહુમાન જ કરવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે વિપ્રાહી ક્ષત્રિયાત્માનો નાવજ્ઞેયા કદાચન બ્રાહ્મણ સર્પ ક્ષત્રિય અને પોતાનો આત્મા આટલાનું ક્યારેય અપમાન ધિક્કાર ન કરવું તે રીતે જ ત્યાં કહ્યું છે કે વિદ્યા કર્મવયો બંધુ વિતેર માન્યા યથાક્રમમ એતે પ્રભુતે શુદ્રોપી વાર્ધકે માનમ મર્હતિ સારો વિદ્વાન ઘણો પુરુષાર્થી વયોવૃદ્ધ મોટા કુટુંબવાળો અને ધનિક આ પાંચને અનુક્રમે સન્માનિત કરવા ભલે માણસ જાતિથી શુદ્ર હોય પણ ઉપર જણાવેલા પાંચ ગુણોથી તે સંપન્ન હોય તો તેને માન આપવું પણ તેઓનું અપમાન ન કરવું શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આયુહુ શ્રિયમ યશોધર્મમ ધર્મમ લોકાનાશીષ એવચ હંતિ શ્રેયાંશી સર્વાણી પુંસો મહદતિક્રમ જે લોકો મહાન સંત પુરુષોનો અનાદર કરે છે તેના તે કુકર્મ તેની આયુષ લક્ષ્મી કીર્તિ ધર્મ લોક પરલોક વિષયભોગ અને બધા જ કલ્યાણના સાધનોનો નાશ કરી દે છે પંચમ સ્કંધમાં કહ્યું છે કે જે મનુષ્ય સ્વયં નિમ્ન શ્રેણીનો હોવા છતાં પોતાને મહાન ગણીને જન્મ તપ વિદ્યા આચરણ વર્ણ અને આશ્રમની આશ્રમની દ્રષ્ટિએ પોતાથી મહાન હોય તેનો જો સત્કાર નથી કરતો તો તે જીવતો હોવા છતાં મરેલા જેવો છે મર્યા પછી તે ઘોર કર મર્યા પછી તે ક્ષાર કરદમ નર્કમાં ઊંધે માથે પડે છે અને તેને અપાર યાતના ભોગવવી પડે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે સતામતી ક્રમાદેવ પુણ્યાના મહતામપી સદ્ય ક્ષય સ્યાત સર્વેશા માયુષ સંપદામપી સત્પુરુષોનો અપરાધ કરવાથી મોટા પુણ્ય કર્યા હોય તે બધાનો તત્કાળ નાશ થઈ જાય છે આયુષ્યનો અને સર્વ સંપત્તિનો પણ વિનાશ થઈ જાય છે મહાભારત અનુશાસનિક પર્વમાં કહેવાયું છે કે ન જાતુ ત્વમિતિ બ્રુયાદ આપન્નોપી મહત્તરમ ત્વંકારો વા વધો વેતી વિદ્વત્સુ ન વિશિષ્યતે ગમે તેવો આપતકાળ આવે છતાં બહુ મોટા સત્પુરુષ હોય તેને તુંકારે ન બોલાવવા તેવા મોટાને તુંકારે બોલાવવા કે તેમનો વધ કરવો બેમાં કંઈ ફરક નથી <coughs> મોટા માણસનું અપમાન કરવું કે બે વાનું હરખું છે એનું અપમાન કરે કે એનો ખૂન કરી નાખવું બે હરખું તેવા મોટાને તુંકારે બોલાવવા કે તેમનો વધ કરવો તે બેમાં કંઈ ફરક નથી શાંતિ પર યશોધનો ધેનુરમ મુમોચ એવું આવે છે દિલીપ રાજા છે યશોધન છે એને યશ એની કીર્તિને ઓલું થાય એવું ન કરવું હમ હે ખરાબ કરવું કર્મ કર્યું હોય તો આપણે ન કરવું એમાં હું એ ખરાબ કર્મ કરે તો આપણે એનું અપમાન જ કરવું એવું ક્યાં છે ખરાબ કર્મ કર્યું હોય તો આપણે ન કરવું મહારાજ કીધું ને કે મોટા થઈ ગયા હોય અને એને શાસ્ત્ર બારું આચરણ કર્યું હોય તો એ આપણે ન કરવું એ ગ્રહણ ન કરવું એટલું એટલે એને જઈને ત્યાં જઈને અપમાન કરી આવવું એવું કંઈ નથી કીધું કે એને કર્યું તો એને પછી આપણે ફળ તો દેવું દેવા જવું જ જોઈએ તો આપણું ભૂંડું થાય તેવા મોટાને તુકારે બોલાવવા કે તેમનો વધ કરવો તે બેમાં કંઈ ફરક નથી શાંતિ પર્વમાં પણ કહ્યું છે કે ત્વમકાર નામ ધ્યેયમ ચ જ્યેષ્ઠા નામ પરિવર્જયેત મોટા પુરુષને તુકારે ન બોલાવવા તેમજ તેમનું નામ ઉચ્ચારીને પણ ન બોલાવવા અનુશાસનિક પર્વમાં સ્વામી એમ એવું એનું નામ બોલીને પણ ન બોલાવ અનુશાસનિક પર્વમાં કહ્યું છે કે ત્રિનકુશાન્નવ ત્રિનકુશાન્નાવજાનિયાદ દીર્ઘમાયુ જીજીવિષુહુ બ્રાહ્મણમ ક્ષત્રિયમ સર્પમ એત આશીવિશાસ્ત્રય બ્રાહ્મણ ક્ષત્રિય ત્રણને દુબળા ન જાણવા ત્રિન કૃષાન નાવધીયાત ના અવધાની યાદ શું છે ના વજાની યાદ ના વજાની અવજાની યાદ એમ દીર્ઘમ આયુર્જીજીવીશું જેને લાંબુ જીવવાની આશા હોય એને આ ત્રણને બહુ દુબળા ન જાણવા કોને બ્રાહ્મણ બ્રાહ્મણને ક્ષત્રિયને હરપને હવે છે મરી મરતા મરતા હાલે છે એટલે એને કાંકરી મારો તો જીવવાનું ખોટું થઈ જાય બ્રાહ્મણ સાપ દેતો અને ક્ષત્રિય કાંઈ ઘા કરી લેતો વળી એ દુબળો હોય એને આઠ પિંજર હોય તો એમ ન માનવું કે આ હું કરી શકવાનો છે ત્રીન કૃષાનાવ જાનીયાદ દીર્ઘમ આયુ જીજીવી શુહુ બ્રાહ્મણમ ક્ષત્રિયમ સર્પમ એત આશી વિશાસ્ત્રય બ્રાહ્મણ ક્ષત્રિય અને સાપ આ ત્રણેયને ક્યારેય દુર્બળ ન માનવા ત્રણેય આશીવિષ છે અર્થાત સર્પ જેવા છે માટે જેને લાંબુ જીવવું હોય તેણે તે ત્રણનું અપમાન કરવું નહીં ગુરુ ગીતામાં કહ્યું છે કે હું કારેણ ન વક્તવ્યમ પ્રાજ્ઞ શિષ્ય કદાચન ગુરુરગ્રે વક્તવ્યમ અસત્યમ ચ કદાચન યો વૈ હું કૃત્ય તું કૃત્ય ગુરુમ નિજ ગુરુમ નિર્જિત્ય વાદત અરણ્યે નિર્જલે દેશે સ ભવેદ બ્રહ્મ રાક્ષસ બુદ્ધિમાન શિષ્યોએ ગુરુની આગળ હુંકાર અભિમાન કરીને ક્યારેય બોલવું નહીં અને ખોટું બોલવું નહીં મને તમે કેવો માનસ એવું બહુ ન કેવું ગુરુ આપણે હોય એવા માનતા હોય હું આમ કરી નાખું આમ સ્વામી ને એના શિષ્ય એક હતા એ ખબર છે કે આ બધા સાધુ છે ને મારા કરેલા છે આગળ આમ કહો ને તો બધા વે જાય એકલા રહો કેમ કે એવી રીતે ન કહેવું એ તો એ ભલે ને એ હિંમતવાળા એટલે કહી દીધું એને ગુરુની આગળ હુંકાર અભિમાન કરીને ક્યારેય બોલવું નહીં એટલે હું એમ કે બહુ પરાક્રમશાલી છું એવું બહુ ન બતાવું હોય તો ઢાંકી રાખું અને ખોટું બોલવું નહીં જે શિષ્ય ગુરુને હુંકારો તુંકારો કરીને વાદ વિવાદથી હરાવી દે છે તે પાણી વિનાના જંગલમાં બ્રહ્મ રાક્ષસ થાય છે ભાગવત એકાદશ કંધમાં કહ્યું છે કે આચાર્યમ મામ વિજાની યાદ નાવ મન્યેત કરહિચિત ન મર્ત ન મર્ત્ય બુદ્ધ્યા અસૂયતે અસૂયેત ન મર્ત્ય બુદ્ધ્યા અસૂયત અસૂયેત ન મર્ત્ય બુદ્ધ્યા અસૂયેત સર્વદેવમયો ગુરુ હું આચાર્યને મારું સ્વરૂપ ગણવું ક્યારેય તેનું અપમાન ન કરવું મનુષ્ય બુદ્ધિથી તેમાં દોષ દ્રષ્ટિ ન કરવી કારણ કે ગુરુ સર્વ દોષોનું સ્વરૂપ છે સર્વ દોષોનું સ્વરૂપ છે કારણ કે ગુરુ સર્વ દેવોનું સ્વરૂપ છે અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે યે શિષ્યેસ્તુ સદારાધ્યા ગુરવો હ્યવમાનિતા પુત્ર મિત્ર કલત્રાદિ સંપદભ્ય પ્રચ્યવંતી તે પ્રચ્યવંતી તે પ્રચ્યવંતી તે પ્રચ્યવંતી તે પ્રચ્યવંતી એમ નહીં પ્રચ્યવંતી તે આખો શબ્દ તો ભેળો જ જોઈએ ને એમ સંપદભ્ય સંપદભ્ય પ્રચ્યવંતી તે જે શિષ્યો આરાધના કરવા જેવા ગુરુનું અપમાન કરે છે તો તેઓના પુત્ર મિત્ર પત્ની અને સંપત્તિ એ આદિનો વિનાશ થાય છે બૃહસ્પતિએ કહ્યું છે કે તપસ્વીનમ ભુજંગમ ચ શસ્ત્રપાણીમ પતિવ્રતામ વાચા કોપયત પુંસો મરણમ સદ્ય એવ હિ તપસ્વી સર્પ શસ્ત્રધારી અને પતિવ્રતા સ્ત્રી આટલાને જે બોલાવવામાં વાતચીત કરવામાં પણ ખીજવે છે તેનું તત્કાળ મૃત્યુ થાય છે સાબ આપી દે તપસ્વી હોય આખી જિંદગી તપસ્વી ન હોય પણ તપ કરતા હોય તઈએ અને બહુ ન બોલું કરું ત્યારે મગજ તંગ હોય એક ઉપવાસ કર્યો હોય ને પછી વળી એને ક્યાંક આમ ઓલું કરે તો ત્યારે ક્યાંક ઓલું કર થઈ જાય એટલે તપ કરતા હોય ત્યાં એને બહુ ખીજવવા નહીં ધરાઈને બેઠા હોય તો વાત જુદી છે આવી રીતે ઉપયુક્ત કોઈનું અપમાન તો ન કરવું પણ ચાલતા ચાલતા સામા મળે તો તેમને રસ્તો આપવો જોઈએ તેમ સૂચવે છે એ હોતે કરવાના હા મળે તો રસ્તો આપવો કે કામકાજમાં એને પહેલા કરવા એમ પહેલા તમે તમારું કરી લો કામકાજ હવે પછી અમે તમને મદદ કરીએ તે અંગે અનુશાસનિક પર્વમાં કહ્યું છે કે પંથા દેયો બ્રાહ્મણાય ગોભ્યો રાજભ્યો એ વચ વૃદ્ધાય ભારતપ્તાય નારીભ્યો દુર્બલાય ચ બ્રાહ્મણ ગાયો રાજા વૃદ્ધ ભાર ઉપાડીને થાકેલો મનુષ્ય સ્ત્રીઓ અને દુર્બળ વ્યક્તિ આટલામાંથી કોઈ રસ્તામાં સામા મળે તો તેને રસ્તો કરી આપવો જગ્યા ન હોય ને બે બરાબર હરખા હોય તો આપણે રસ્તો દઈ દેવો દુબળો હોય તોય ગાય હોય તો એને સન્માનથી દેવો એમ રાજા હોય તો એને માન મોભાથી દેવો બધાને રસ્તો દેવો તપસ્વી હોય તો એને બહુ તપ હોય એટલે દઈ દેવાનો રસ્તો આપણે આપણે એનાથી એક બે ચાંદરાને વધારે કર્યા હોય તો પછી કઈ વાંધો નહીં નગર એને વધારે દેવો અહીંયા વૃદ્ધ શબ્દ કહ્યો છે પણ તેનાથી વયોવૃદ્ધ તપોવૃદ્ધ વિદ્યાદિ ગુણવૃદ્ધ અને ધનવૃદ્ધ આ સહુને સમજવા તે યાજ્ઞવલ્ક્ય કહ્યું છે કે વૃદ્ધ ભારી નૃપ સ્નાનાત સ્નાત સ્નાનાત નથી વૃદ્ધ ભારી નૃપ સ્નાતસ સ્ત્રી રોગી વરચક્રીણામ પંથા દેયો નૃપ તેષામ માન્ય સ્નાતશ્ચ ભૂપતે હે ભૂપતે ભૂપતે હે નહીં માન્ય સ્નાતશ્ચ ભૂપતે વયોવૃદ્ધ માથે ભાર ઉપાડનારો રાજા વ્રત સ્નાતક અને વિદ્યા સ્નાતક સ્ત્રી રોગી પરણવા નીકળેલો વર અને ગાડાવાળો આટલા રસ્તામાં સામા આવે તો સ્વયં હટી જઈને તેઓને માર્ગ આપવો લોકમાં એવું કહેવાય વરરાજાને ગાડા છે ને વરરાજાને ગાર્ડન બધાને માર્ગ દીધી તારવી લે ને એવું હોય ને વરરાજાનું ગાડું હમ આવતું હોય અને ઓલું કોમન ગાડું હોય તો કોમન ગાડાવાળા રાખે વરરાજાનું ગાડું તરે નહીં આટલા રસ્તામાં સામા આવે તો સ્વયં હટી જઈને તેઓને માર્ગ આપવો ઉપરના સહુએ રાજાને માર્ગ આપવો અને રાજાએ પણ સ્નાતકને માન આપવું પંથાદેયો નૃપહા તેશા એ બધાએ રાજાને માર્ગ દેવો અને રાજાએ સ્નાતકને માનવા એમ વિદ્યા ભણેલા હોય તો એને માનવા એને એને માન દેવું ઓલા બધા રાજાને માન દેવું એને બધા એકબીજાને માન દેવું એ આ સિવાય ઘમંડી નશો કરનારા અને સંન્યાસી આદિ સામેથી આવતા હોય તો તેમને પણ તરી જવું માન ન દેવું તો કાંઈ નહીં પણ તરી તો જવું એ ઘમંડી માણા હોય તો એને માન દઈને આપણે છટકી જવું આપણે બચાવ કરી લેવો છટકી જવું એટલે બચી જવું માન દીધા જેવો તો નથી તમે કહો છો ને એ પણ આપણે તો બચવા જેવા છે કે નહીં આપણે બચાવ આપણો કરવા માટે એવું કરવાનું આ સિવાય ઘમંડી નશો કરનાર અને સંન્યાસી એ આદિ સામેથી આવતા હોય તો તેમને પણ માર્ગ આપવો આવું મિતાક્ષરામાં કહ્યું છે શ્લોક નંબર થર્ટી સિક્સ કાર્યમ ન સહસા કિંચેત કાર્યો ધર્મસ્તુ સત્વરમ पाठनीयादितविद्या કાર્યસંગોન્વહમ સતામ અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો કોઈ પણ કામ વગર વિચાર્યું ન કરવું જે કાંઈ પોતાનું વ્યવહારિક કામ કરવું હોય તે પોતાની બુદ્ધિથી સારી રીતે વિચારીને અથવા સત્પુરુષોને પૂછીને કરવું ઓચિંતું ન કરવું જગતમાં એવું દેખાય છે કે વગર વિચારે કામ શરૂ કરનારાને મોટી આપત્તિ આવતી હોય છે આ પ્રસંગે મહાભારત શાંતિ પર્વની અચિરકારી બ્રાહ્મણની કથા પ્રમાણરૂપમાં વિચારવી જોઈએ અને ધર્મ સંબંધી કામ તો તેની ભાવના થયાની સાથે જ તત્કાળ કરવું કારણ કે ધર્મ સંબંધી કાર્ય પરલોકમાં સહાય થાય છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે ધર્મ એવ સહાયિષ્યાત સ્યાત પરલોકે ન ચેતરહ પરલોકમાં એક ધર્મ જ સહાય કરે છે બીજું કંઈ મદદ કરતું નથી ધર્મસ્ય ત્વરિતા ગતિ ધર્મની ગતિ ઉતાવળી છે એવું કહેવાય છે થોડીવારમાં વળી વિપરીત વિચારો આવવા આવવા માંડે છે એટલે ધાર્મિક કામ ઉતાવળે કરવામાં કંઈ હાનિ નથી અજરામવત અજરામવત પ્રાગનો અજરામરવત પ્રાગનો અજરામરવત પ્રાગનો અજર અમરવત એમ અજરા મરવત પ્રાગ્નો અજરા મરવત પ્રાગ્નો વિદ્યામર્થમ ચ સાધયેત ગૃહિત ઇવ કેશેશુ મૃત્યુના ધર્મમાચરેત વિદ્યા ભણવી હોય તો હું મરવાનો જ નથી ગેટો થઈ ગયો એસી વર્ષનો તોય એને ભણવા બે હોય એમ કારણ કે મરવાનો ન હોય એટલે પછી કાયમ આવે અને ધન મેળવવું હોય તો એમ જ કરવું કાલ મરી જવું છે વૈરાગી પુરુષો ભણી શકે છે વૈરાગી પુરુષો ભણી ન શકે ક્ષણિક સંસાર છે એમાં હું ભણીને હું કરશું ક્ષણિક સંસારમાં વળી શીખીને હું કાર હો હું કરવાનું દેવો એમ ક્ષણિક સંસારમાં કાર હો ન દેવાય ને કે દેવાય હે બુદ્ધિને કાર હો દેવાય ક્ષણિક હાટું બુદ્ધિ જો હલબલી જાય એટલે અજરામર વત પ્રાજ્ઞમ જેને ભણવું હોય એને ક્ષણિક નો માનવો સંસારને એને માનવું કે આપણે તો પાંચસો વર્ષ જીવવાના છીએ સો વરે ભણી લેવું તો ચાર ચારસો વરે કાયમ આવશે હોવરે એક ડિગ્રી લઈ લીધી હોય તો ચારસો વર્ષ સુધી તાલી એટલે આમાં તો એમ ચારસો ને પાંચસો વર્ષનું ન કીધું આમાં તો અજરા અમર વ્રત એમ ભણવું તો એમ ભણવું અને ધન મેળવવું હોય એમ મેળવવું પૈસા મેળવવા હોય તો કાલે મરી જઈશું એમ ન રાખો અને ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો ગૃહિત ગૃહિતીવ કેશેશું મૃત્યુના આધારમાં આચરે મૃત્યુએ મારી ચોટલી પકડી લીધી છે તો અત્યારે જેટલું થઈ ગયું એટલું ક્ષણશાહ કાણશાહ એવું કીધું છે ને વિદ્યામ અર્થમ ચ સાધયે વિદ્યા અને ધન એ કણનો અને ક્ષણનો ઉપયોગ જો ન મહત્વ ન સમજે તો મળે નહીં પૈસો જો એક પૈસાની ગણતરી ન કરે તો એની પાસે લાખ રૂપિયા ન ભેળા થાય એક પૈસાની ગણતરી કરે એની પાસે લાખ રૂપિયા ભેળા થાય લાખની ગણતરી ન કરે એની પાસે એક પૈસો ન આવે આપણે તો ગોઠને ગોઠને લાખ થઈ ગયા ભાઈ ભગતસિંહ તો ચેક લખીને દસ લાખ આમ બે લાખ આમ પાંચ લાખ આમ લાખની ગણતરી ન હોય એની પાસે એક પૈસો નો આવે એને પૈસાની ગણતરી હોય એની પાસે કરોડ આવે વિદ્યામાં અર્થમ છે સાથે અને એક ક્ષણની ગણતરી હોય એની પાસે વિદ્યા આવે અને વર્ષોની ગણતરી ન હોય એ ઢાંડા જેવો રહે વિદ્યા તે શું આપણે તો બે સિંગડા મારીને ઉલાળી નાખી તો ગમે એવી વિદ્યા હોય તો એવું વિદ્યામાં ચ સાધય ક્ષણ સ ક્ષણ એમ ક્ષણથી વિદ્યાની સાધના થાય છે અને કણથી ધર અર્થની સાધના થાય છે અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ સાધયેત ગૃહિત એવ કેશેશુ મૃત્યુના આચરેત ધર્મનું આચરણ કરવું હોય તો આ ઘડીએ જ મરી જવાનો છે મરતા મરતા થોડું કરી લઉં મરી જવાનો છે તો હું મરતા મરતા મરતા પહેલા જેટલું થયું એટલું કરી લઉં તો એ ધર્મ ભેળો કરી શકે વલ્મિક વલ્મિક વત એવું કીધું ધર્મ પાળવો એ વલ્મિક વત ઉદય છે એ રાપડો કેમ બનાવે ઉદય રાપડો કેમ બનાવે ધીરે ધીરે ધીરે ધીરે દરરોજ મોટો કરતી જાય એક દી સવારે આમ ઢગલો કરી દે એવું ન હોય ધીરે ધીરે ધીરે દરરોજ એક ફૂટ ચડાય દરરોજ એક ફૂટ ચડાય દરરોજ એક ફૂટ ચડાય એમ કરતા કરતા મોટો થઈ જાય રાફડો એ જબરજસ્ત એમ ઓલું ધીરે ધીરે સંચુની સંચિયાત એવું આવે છે ને એ સત્સંગી જીવનમાં આવે છે ધર્મ છે એનું ઢગલો કરવો હોય તો એ ધનની ગોળે ન થાય લોટરી લાગી જાય ને બધું એમ એવું ન થાય ધીરે ધીરે ધીરે ધીરે જો એ ક્ષણ ચૂકી ગયો એટલે ધર્મ ચૂકી ગયો એમ ધર્મ ભેળો ન થાય ટાઈમે કરી જ લે ચાતુર્માસ હોય તો ચૂકી ગયો પછી કઈ થોડો વૈશાખ મહિનામાં કરવાનો છે હવારમાં હોય ને પૂજા ચૂકી ગયો તો એ થોડો બપોરે બેહવાનો છે પાછો વાંચવાનો ટાઈમ હોય ને વાંચી પરીક્ષા દેવાની હોય ને કે હું તો ઓક્ટોબરમાં દે તો એ દેતા જ રહી ઓક્ટોબરમાં આ ઓક્ટોબર આવવાનો જ છે તો અટાણની ભીડ ભાડ હોય તો અટાણ કોણ ઘરે અને ઓક્ટોબરમાં હાવ પારવું પારવું હોય તો તો એ પાસ નો થાય પાસ નો થવાના હોય એટલે તો ઓક્ટોબરમાં દેવાના હોય નગર પાસ થવાના હોય તો ઓક્ટોબરમાં બહુ કરવાનું દે ભાઈ એટલે ક્ષણ ચૂકી ગયો એ ડિગ્રી હોતે ચૂકી જાય પછી એમ થાય કે અત્યારે ઘણા મોટા સંતો કહેતા છે અમે જો ભણ્યા હોત તો પણ તમે ન જ ભણો તો વાળા કોઈ ભણતા છે તો વાળા ભણે મને આ બધું હરખું હોય તો હું ભણું મારે કાંઈ સેવા ન હોય તો હું ભણું મને કોઈ વતાવે નહીં તો હું ભણું માંગણી ન કરવી જોઈએ તો એટલે તો વાળા હોય ભણે જ નહીં કોઈ મારે નવરાઈ જ નથી આવતી નવરાઈ આવે તો હું ભણું મને આવડે તો હું ભણું મને કોઈક ભણાવે તો હું ભણું એવા તો વાળા હોય એ ન ભણે જેને તો ન હોય અને ખાલી તોલો જ હોય તો ભણે અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ સાધયેત ગૃહિત એવ કેશેશુ મૃત્યુના ધર્મમાચરેત ડાહ્યા મનુષ્ય પોતાને અજર અમર માનીને વિદ્યા તથા ધન મેળવવા પણ કાળ માથાની ચોટલી પકડીને જ ઊભો છે એમ ધારીને ધર્મનું પાલન કરવું જોઈએ એટલા માટે જ મોક્ષ ધર્મમાં પણ કહ્યું છે કે સ્વકાર્ય મદ્ય કુર્વિત પૂર્વાહણે ચા પરાહનિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ આવતીકાલે કરવા ધારેલું ધાર્મિક કામ આજે જ કરવું બપોર પછી કરવા ધારેલું ધર્મનું કામ બપોર પહેલાં જ કરી લેવું મોત કોઈની રાહ નથી દેખતું કે આણે કોઈ ધર્મ કાર્ય કર્યું છે કે હજી તે કામ બાકી છે તે પ્રમાણે જ પોતે ગુરુની સેવા કરીને અભ્યાસમાં મહેનત કરીને જે વિદ્યા મેળવી હોય તે સુશીલ શિષ્યોને ભણાવવી હું કોઈ દવ નહીં એવું ન હું કોઈ શીખવાડું નહીં તો બહુ મહેનત કરીને શીખવાડ્યું છે ઓલું શીખ્યા શીખી તો તમારે શીખવું તમારે જાણે શીખી લો એવું ન કરવું જે આવડતું હોય બીજાને શીખવાડવું પાઠનીય અધિત વિદ્યા અધિત વિદ્યા પાઠનીય તે જ પ્રમાણે પોતે ગુરુની સેવા કરીને કે અભ્યાસમાં મહેનત કરીને જે વિદ્યા મેળવી હોય તે સુશીલ શિષ્યોને શીખ ભણાવવી કારણ કે વિદ્યાદાન એ અતિદાનમાં ગણાવ્યું છે અતિદાન એટલે એના જેવું કોઈ દાન જ નહીં એમ વિદ્યાદાન હેમાદ્રીમાં વશિષ્ઠે ગોદાન ભૂમિદાન અને વિદ્યાદાન આ ત્રણને અતિદાન કહ્યા છે એક એકથી ચડિયાતા છે ગાય તો મરી જાય પણ ભૂમિ મરે નહીં અને ભૂમિ કરતા પણ વિદ્યાદાન વધારે છે ભૂમિ તો એટલી પાંચ વીઘાનું દાન કર્યું હોય તો પાંચ જ વીઘા રહે ને કઈ એમાં થોડો દહ થઈ જાય અને વિદ્યાનું દાન કરે તો એ તો વધતી જ જાય ભૂમિ વાપરે તો વધે વધે નહીં એ તો હોય એટલી ને એટલી રે અને વિદ્યા તો વાપરે તો વધે એટલે એ એના કરતાં વધારે શ્રેષ્ઠ છે આ ત્રણેય અતિદાન છે પણ એમાં ત્રણમાંય એક એકથી ચડ્યા હતા હેમાદ્રીમાં વશિષ્ઠે ગોદાન ભૂમિદાન અને વિદ્યાદાન આ ત્રણને અતિદાન કહ્યા છે વિદ્યાધ્યયન કરનારા અધ્યાપકને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે આમ દાનખંડમાં કહ્યું છે વિદ્યા કોકને દેતો હોય તો એને બ્રહ્મલોક સિદ્ધો મળે ભણાવે તો એ ઊંધું ભણાવે તો પછી ન મળે પછી ઊંધું હોતે ભણાવે ને પરાધ્યાપન શક્તો હિ પુરુષસ્તુ યદશ્નુતે તપઃ તત્પરમમ તસ્ય બ્રહ્મલોકગમમ સ્મૃતમ દાનાનામ લોકે તપસશ્ચ તથો તથોત્તમમ વિદ્યાદાનમ મહાભાગા સર્વકામફલપ્રદમ અન્ય જિજ્ઞાસુને વિદ્યા ભણાવવામાં જે પુરુષ તત્પર રહે છે તેનું તે ભણાવવું જ સર્વોત્તમ તપ છે તે તપ યદ અશ્નુતે તત તપ એ જેટલું ખાય છે એ તપ કરે છે જાદુ ખાય તો જાદુ તપ થયું જો કોકને ભણાવે તો એ જે યદ અશ્નુતે તપ એવું કીધું ને હું છે મૂળ શ્લોકમાં પરાધ્યાપન શકતો હે પુરુષસ્તુ પરાન અધ્યાપન શકતો એમ પરાધ્યાપન શકતો એટલે પરાન અધ્યાપન શકતો બીજાને ભણાવવામાં આસક્તિ વાળો પુરુષસ્તુ યદ અશ્નુ તે તત પરમમ તપ જેટલું ખાય એ જ મોટું તપ છે યદસ્નુ તે તત્ તપ ટ્રાન્સલેશન કરવા વાળાને થોડીક બીક લાગી છે એટલે એવું બહુ નથી લખ્યું ટ્રાન્સલેશન શું કર્યું છે વાંચો તો અન્ય જિજ્ઞાસુને વિદ્યા ભણાવવામાં જે પુરુષ તત્પર રહે છે તેનું તે ભણાવવું જ સર્વોત્તમ તપ છે ભણાવવું ક્યાં એમાં આમાં મૂળ શ્લોકમાં તેમ કીધું છે ભણાવવામાં જે આસક્ત રહે એનું ખાવું એ જ તપ છે યદ અશ્નુ તે એમ કીધું ને યદ અશ્નુ તે તત્ પરમ અમતાપા એટલે ભણાવે તો પાછો નકરો ખાધે રાખે તો ને એક શ્લોક ભણાવીને એ બધા શિષ્યો કે ગુરુજી મહારાજ આ જમો ગુરુ મહારાજ આ જમો તો એ ખાધે રાખે તો કે ભાઈ આ ગુરુ મહારાજ આ ચટણી જમો ગુરુજ મહારાજ આ પીઝા જમો તો તો ખાડામાં પડે પાછા હા ચાલો પરાધ્યાપન શક્તો હિ પુરુષસ્તુ યદશ્નુતે તપઃ તત્પરમમ તસ્ય બ્રહ્મલોકગમમ સ્મૃતમ દાનાનામ ઉત્તમમ લોકે તપસશ્ચ તથોત્તમમ ઉત્તમમાં ઉત્તમ દાન કયું અને ઉત્તમમાં ઉત્તમ તપ કયું હે તપસશ્ચ તથા ઉત્તમ દાનાનામ ઉત્તમ ઉત્તમમ દાનમ અને તપસામ ઉત્તમમ તપ પરાધ્યાપન બીજાને ભણાવો દાનાનામ ઉત્તમમ લોકે તપસશ્ચ તથોત્તમમ વિદ્યાદાનમ મહાભાગા સર્વકામ ફલપ્રદમ દાનાનામ ઉત્તમમ દાનમ વિદ્યાદાનમ અને તપસામ ઉત્તમમ તપમ અભિ વિદ્યાદાનમ એમ વિદ્યાદાન છે એ તપ હોતે છે અને વિદ્યાદાન છે એ દાન હોતે છે દાન તપ અન્ય જિજ્ઞાસુને વિદ્યા ભણાવવામાં જે પુરુષ તત્પર રહે છે તેનું તે ભણાવવું જ સર્વોત્તમ તપ છે તે તપ તેને બ્રહ્મલોકમાં પહોંચાડનારું છે હે મહાન ભાગ્યશાળીઓ વિદ્યાદાન સર્વ ઈચ્છાઓને સફળ કરનારું છે તે વિદ્યાઓ ચૌદ મુખ્ય છે તે નંદીપુરાણમાં કહી છે ષડંગાશ ચતુરો વેદા ધર્મશાસ્ત્રમ પુરાતનમ મીમાંસા તર્કમપી ચ એતા વિદ્યાશ્ચતુર્દશ આસામ આસામવાંતરોત્પન્ના અન્ય વિદ્યા સહસ્ત્રશ કઈ ચૌદ વિદ્યા ધર્મશાસ્ત્ર મીમાંસા મીમાંસા તર્ક તર્ક બે જ થઈ ષડંગા એટલે ષડ વિદ્યા વેદના છ અંગો એમ ચતુર્વેદ ચાર વેદ અને ચાર વેદ એટલે દસ અને બાર થઈ અને મીમાંસા મીમાંસા તો એક વાર ગણાવી કેટલા વાર ગણાવી ધર્મશાસ્ત્ર એ બે ગણાવ્યા હે પુરાતન કોઈ વિદ્યા છે ટ્રાન્સલેશનમાં જોવો જોઈએ એમાં કઈ ગણાવી છે કે નહીં શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ જ્યોતિષ અને નિરુક્તા આ છ અંગ આ છ અંગ છે વેદના એ છ વિદ્યા હા ઋગ યજુસ સામ અને અથર્વત આ ચાર વેદ ચાર વેદ થયા મનુસ્મૃતિ આદિ ધર્મશાસ્ત્ર એટલે અગિયાર ધર્મશાસ્ત્ર બ્રાહ્મ પાદ્મ આદિ પુરાણો મીમાંસા અને તર્ક આમ આ ચૌદ વિદ્યાઓ પુરાતનમ નથી પુરાણો લીધું છે મીમાંસા અને તર્ક તર્ક સંગ્રહ પડવો એ વિદ્યા છે એ તર્ક એટલે તર્ક સંગ્રહ બીજું કઈ ન્યાય હમ આમ આ ચૌદ વિદ્યાઓ છે આના અવાંતર ભાગોમાંથી ઉપજેલી વિદ્યાઓ હજારો છે આ ચૌદમાં પણ ત્રણ મુખ્ય છે તે પણ નંદી પુરાણમાં કહ્યું છે આત્મવિદ્યાશ્ચ પૌરાણી ધર્મશાસ્ત્રાત્મિકાચયા તિસ્ત્ર એશા મતા મુખ્યા સર્વદાન ક્રિયાફલેહી આત્મવિદ્યા જીવાત્મા અને પરમાત્માના સંબંધનું જ્ઞાન વેદાંત પુરાણ સાહિત્ય અને ધર્મશાસ્ત્ર સ્મૃતિ સંગ્રહ બધી જ જાતના દાન ક્રિયાઓ અને ફળનો નિર્દેશ કરનારા હોવાથી આ ત્રણ વિદ્યાઓ મુખ્ય ગણાય છે તેમાં પણ એક જ વિદ્યા મુખ્ય છે જે ગરુડ પુરાણમાં કહ્યું છે કે વિદ્યા નામ ચ પરા વિદ્યા બ્રહ્મ વિદ્યા સમીરિતા તો રાજન સર્વદાન ફલમ લભેત બધી જ વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા પર શ્રેષ્ઠ છે ભગવાનને ઓળખાવા એ શ્રેષ્ઠ છે બધી વિદ્યાઓમાં એને બ્રહ્મ વિદ્યા કહેવાય માટે હે રાજન તેનું તેનું દાન કરવાથી સમગ્ર દાનનું ફળ મળે છે મનુસ્મૃતિમાં ભણાવવા લાયક છાત્ર ગણાવ્યા છે હા એ હોતે ગણાવ્યા ખાલી ભણાવી દેવું એવું નહીં હા આમાં આવે છે ને પૈસો લઈને ભણાવવાની છૂટી છે જોતા હોય પૈસા તો આપણે શું કરવું <laughs> પછી પેલા જો શિષ્યો અને સીધું નો સામાન ન દઈ જાય તો પછી પછી પૈસા જ માગે જ તો કે હા એટલે ભૂખ્યા ભૂખ્યા થોડો એને જમે ઈ તપ કીધું છે ભૂખ્યા રે એ તપ ક્યાં કીધું છે મનુસ્મૃતિમાં ભણાવવા લાયક છાત્ર ગણાવ્યા છે આચાર્ય પુત્ર શુશ્રુષુ આચાર્ય પુત્ર શુશ્રુષુર જ્ઞાનદો ધાર્મિક શુચિ શક્તો શક્તોર્થદ સાધુ સ્વધ્યાપ્યા દશ ધર્મત આચાર્યનો પુત્ર સેવા કરનાર વ્યવહારિક જ્ઞાન આપનાર અગ્નિહોત્રાદિ કર્મ કરનાર ન્યાય પ્રાપ્ત ધન આદિથી તથા સ્નાનાદિકથી પવિત્ર રહેનાર બંધુ મિત્ર વગેરે આપ્તજન અધ્યયન કરવાનો સમ અધ્યયન કરવાને સમર્થ ધન આપનાર સદાચરણવાળો અને પુત્ર જ્ઞાતિ વગેરે સંબંધી આ દસને ધર્માર્થે ભણાવવા એને પૈસા ન લેવાય હમ આચાર્યનો પુત્ર હોય ગુરુનો પુત્ર હોય એટલે ગુરુએ આપણને વિદ્યા ભણાવી તો એના છોકરાને આપણે ભણાવીએ એવી રીતે પછી બીજો શુશ્રુષુ એ સેવા કરતો હોય તો એને હોતે ભણાવો જ્ઞાન દો જ્ઞાન દો કોકે આપણને કંઈક બીજું જ્ઞાન આપ્યું હોય તો આપણે પછી એને આપણને કૌમુદી શીખવાડી દે અને પછી ન્યાય શીખવાડવો એમ કંઈક કંઈક શીખવાડ્યું હોય આપણને તો એને હોતે ભણાવવા ધાર્મિક સૂચિ ધાર્મિક હોય ધર્મ ક્રિયાવાળું અતિ ધાર્મિક હોય તો એને ભણાવવા પૂન થાય <coughs> વાંધો નહીં આગળ વાત આ દસને ધર્માર્થે ભણાવવા યાજ્ઞવલ્ક્ય પણ કહે છે કે કૃતજ્ઞાન કૃતજ્ઞા દ્રોહી મેઘાવી મેધાવી ધ દજન ધ કૃતજ્ઞાદ્રોહી મેધાવી કૃતજ્ઞા દ્રોહી મેધાવી શુચિ કલ્પાન સૂયકા અધ્યાપ્યા ધર્મત સાધુ શક્તાપ્ત જ્ઞાન વિત્તદાહ આટલા જણાને ભણાવાય જે કૃતજ્ઞ હોય થોડુંક ભણાયું હોય તો જિંદગીભર ભૂલે નહીં એને કૃતજ્ઞ કહે એને આપણને ભણાવ્યું છે એવું અદ્રોહી અદ્રોહી જે ભણીને પાછો એનો એનો દ્રોહ કરવાનો ન હોય નકર ભણીને પાછો એને એનું ખોદે તો એવો હોય તો એને ન ભણાવો મેધાવી જે ધારણા શક્તિ વાળો હોય સૂચિ પવિત્ર રહેનારો હોય કલ્પ એટલે સમર્થ વિદ્યા ભણીને ક્યાંક કરીએ કેવો હોય એમ અનસૂયક બીજા ભણતા હોય એમાં બળતરા ન થતી હોવી જોઈએ તો એને અનસૂય પછી પછી અધ્યાપ્યા ધર્મત સાધુ જે સાધુ સ્વભાવવાળો હોય શક્ત હોય શક્તિમાન હોય ભણવામાં આપતા હોય મેધાવીને મેધા એટલે ધારણા શક્તિ ને શક્તિ પછી મહેનત કરવાની મેધા હોય ધારણા શક્તિ હોય અને મહેનતોનો આળવું હોય તો શકતા નો કહેવાય ને શકતા એટલે થોડોક ફેરફાર લેવાનો આપતા જ્ઞાન આપતા આપતા એટલે પ્રમાણિક હોય એમ અને જ્ઞાનવિદ જ્ઞાનવિદ જ્ઞાનને જાણનારો હોય નહીં જ્ઞાન વિત્તદાહ જ્ઞાન દેનારો હોય અને કાંક દાન આપનારો હોય તો પણ એને ભણાવવા જ્ઞાનવિત હતા જ્ઞાનવિત એટલે જ્ઞાન નોખું નથી જ્ઞાન દેનારો ધન દેનારો હોય એટલે ભણાવવાનો કૃતજ્ઞ કોઈનો દ્રોહ નહીં કરનાર દયાવાન ધારણા શક્તિવાળો બહાર અને અંદરથી પવિત્ર આધિવ્યાધિ આદિથી રહિત સશક્ત ગુરુનો દોષ નહીં જોઈને ગુણ ગ્રહણ કરનાર શીલ સંપન્ન સેવા કરવામાં સમર્થ આપતા બંધુજન ઉપયોગી અન્ય જ્ઞાન આપનાર અને કોઈ જાતનો ઠરાવ કર્યા વિના ધન આપનાર આ બધા ગુણો થોડા ઘણા જેમાં હોય તેને યથાસંભવ જોઈને તેમને પોતાનો ધર્મ છે એમ માનીને ભણાવવા મિતાક્ષરામાં આ રીતે તેનું વિવરણ કર્યું છે નૈષ્ઠિક બ્રહ્મચારીઓને તો ખાસ ભણાવવા તે દાનખંડ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે સુવર્ણમ યાજ્ઞિકાનામ ચ વિદ્યામ ચૈવોર્ધ ચૈવોર્ધ વિદ્યાનામ ચૈવ ઉર્ધ્વરેતસામ કન્યામ ચૈવાન પત્યાનામ દદતામ ગતિરુત્તમાહ યાજ્ઞિકોને સોનું આપનાર ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારીને વિદ્યાદાન કરનાર અને નિસંતાન મનુષ્યને કન્યાદાન કરનારને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે પરીક્ષા કર્યા સિવાય કુશિષ્યને ભણાવવો નહીં ત્યાં શ્રુતિ છે વિદ્યા હવે બ્રાહ્મણામ અજગામ આ જગામ આ જગામ વિદ્યા હે બ્રાહ્મણામ બ્રાહ્મણમ આ જગામ વિદ્યા હવે બ્રાહ્મણમ આજગામ આજગામ નહીં આજગામ વિદ્યા હે બ્રહ્મણામ આજગામ ગોપાય માં શેવધિષ્ઠે અહમસ્મિ અસૂય કાયા અસૂય કાય અનૃજવે અવ્રતાય ન મામ બ્રુયાત અસૂય કાય અનૃજવે અવ્રતાય નમામ બ્રુયા વીર્યવતી તથા શ્યામ વિદ્યા બ્રાહ્મણ પાસે ગઈ આ જગામાં એમ બ્રાહ્મણમ આ જગામાં વિદ્યા હવે બ્રાહ્મણમ આ જગાય છે ગોપાય મામ તું મારું રક્ષણ કરે શેવધી ઈષ્ટેહમ અસ્મી હું તારો ખજાનો બનીશ રક્ષણ કર એટલે હું કે અસૂયકાય મા દેહી ઈર્ષાળુ હોય અને તું ભણાવતો નહીં અંધ રૂજવે ઢીંઢ હોય ઉદ્ધત હોય એને તું ન ભણાવતો અવ્રતાય કાંઈ સારું કામ કરવાનો ન હોય એને તું ન ભણાવતો મા બ્રોયાત તો હું તારો ખજાનો થાય જો એને ભણાવે તો નહીં થાવ તને ઊંધું નાખી દે તારું ઊંધું નાખી દે એટલે આવું હોય તો એમ ન ભણાવો એમ વાત વિદ્યા બ્રાહ્મણની પાસે આવી તેણે કહ્યું મારી રક્ષા કરો હું તમારે માટે રક્ષા કરો એટલે કોનાથી રક્ષા કરવાની અવ્રતાય શિષ્યોથી રક્ષા કરો શિષ્યો છે તમારી પાસે ઉપાડી ન જાય એટલે રક્ષા કરો આવા શિષ્યો ઉપાડી ન જવા જોઈએ હા અસૂયાવાળાને ગુણોને ન જોવે પણ દોષોને જોનારને એને એટલે અસૂયા કુટિલને તથા વ્રત નહીં પાળનારને તેને તમે મને આપશો નહીં તો હું વીર્યવતી શક્તિવાળી થાઉં મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે વિદ્યા બ્રાહ્મણ મિત્યાહ શેવધિસ્તે સ્મી રક્ષ રક્ષમામ અસૂય કાય મામ માદાસ્ત અસૂય કાય મામ માદા અસૂય કા અસૂય કાય મામ માદા તથા શ્યામ વીર્યવત્તમા વિદ્યાએ વિદ્યા ભણાવનારા બ્રાહ્મણની પાસે આવીને એમ કહ્યું કે હું તારો સમૃદ્ધિનો ખજાનો છું તું મારી રક્ષા કર તું ઈર્ષાખોરને મને આપીશ નહીં તેમ કરવાથી હું તારે વિશે વધારે બળવાન થઈને રહીશ વૃદ્ધ ચણ વિદ્યાનું તેજ ન રહે જો આવા બધાને દે તો એની વિદ્યા છે એ હું કીધું કે આને તું ન આપ તો હું તારી વિદ્યા હું તારી પાસે વીર્ય વત્તરા છે એકદમ તેજ બન તેજસ્વી બનીશ કાપી નાખી ગમે એવું તારું વીઘાને અને લબાડિયાને આપીશ તો એ વિદ્યા એમાં કંઈ તેજ ન રહે ઓલાના દેનારા દેનારાના તેજ ન રહે ઓલામાં તો આવવાનું ન હોય પણ એમાંય તેજ ન રહે વૃદ્ધ ચાણક્યનું વચન છે કે કુશિષ્ય મધ્યાપયત કુતઃ સુખમ એમ કુશિષ્યને ભણાવે તો વાહે કોણ પડે ગુરુની વાહે કોણ પડે એ જ પડવાનો હોય એટલે પછી એને સુખ ક્યાંથી રહે ઉતઃ સુખમે કુશિષ્ય મધ્યાપયત કુતઃ સુખમ કુશિષ્યને ભણાવનારાને સુખ ક્યાંથી મળે લઘુ ચાણક્ય કહ્યું છે કે વિદ્યયા સહ મર્તવ્યમ ન તુ દેવા કુશિષ્ય કે ન તુ દેયા કુશિષ્ય કે ન તુ દેયા કુશિષ્ય કે વિદ્યયા લાલિતો મૂર્ખ પશ્ચાદ સંપદ્યતે રીપુહુ વિદ્યાને સાથે લઈને મરી જવું લઘુ ચાણક્યને કોઈ એવો ભટકાઈ ગયો છે વિદ્યાને સાથે લઈને મરી જવું પણ કોશિષ્યને વિદ્યા ન આપવી સાચવીને વિદ્યાથી મોટો કરેલો મૂર્ખ શિષ્ય પાછલે દહાડે શત્રુ થઈને ઊભો રહે છે વિદ્યા સહિત મરી જાય અને કોઈને ભણાવે નહીં તો તો બ્રહ્મ રાક્ષસ અને કુશિષ્યને ભણાવે તો એમાં શું કીધું છે પાછલા દાડે શત્રુ તો આઈને હેરાન થાય પછી બોલો તો બીજાને હેરાન કરે અને આઈને હેરાન થાય એટલે વિદ્યા ભણવામાં બે મુક્ત ભટેકો સાત તીન તાપ મેં જગબરે અને મુક્ત પઢે કુ સાત ભણે એને હાથ તાપ ન ભણે એને ત્રણ તાપ એટલું એને બક્ષીસ ભણે એને હાથ તાપ ન ભણે એને ત્રણ તાપ ક્યાંક કુશિષ્યમાં વિદ્યા વહી ગઈ તો અને ભણીને પછી કોઈને ન ભણાવવાનું તો તોય બ્રહ્મ રાક્ષસ થાય તોય મરે ભણાવે તોય મરે ન ભણાવે તોય મરે એ વિદ્યા ને વિદ્યા છે એને જોડ થઈને વળગે એટલે ભણે ભણવું નહીં એ બહુ સારામાં સારો સિદ્ધાંત છે ભણવું નહીં એ સારામાં સારો સિદ્ધાંત ભણે ભણે જ નહીં એટલે ચાર તાપ તો વૈયા ગયા પેલા બે ત્રણ બાકી રે એ તો કઈ છૂટે એમ નથી મુક્ત પઢે કુ સાત એક તો પાઠ કરવો એ પાઠ તૈયાર કરવો એ તાપ છે ભૂલી જાય તો પછી વળી બ્રહ્મહત્યા જેટલો પાપ લાગે અને પાછું આવું બધું અખડ બખડ થઈ જાય તો પછી તોય મુશ્કેલી થઈ જાય એમ એટલે એને સાત તાપ છે ચાર બીજા વધારાના ભણવું ભૂલી જવું વળી પાછું પાઠ તૈયાર કરવો એવું બધા ચાર ચાર તાપ બીજા લાગે છે રાખો લ્યો જય જય સ્વામી મહારાજ